આજે તેમનો ક્રમ હોય કરો આરંભ ગીતાજીનો તેરમો હા જે છે પ્રણામ બેલા શાહ બોલું છું મારો વારો છે આજે તેરમા અધ્યાય હા બારમા અધ્યાયનું આખું એમ એમને કહી દો કે તેરમો અધ્યાય ડાયરેક્ટ ચાલુ કરી દો હેલો પહેલા અધ્યાય તમને જેમ અનુકૂળ હોય તેમ બારમા અધ્યાયમાં ભક્તિ યોગમાં અર્જુન ભગવાન અને ભગવત ધામરૂપ અક્ષર એ બેની ઉપાસનામાં શ્રેષ્ઠ કોણ છે તેવું પૂછે છે ત્યારે ભગવાન મને ભજે છે તે શ્રેષ્ઠ છે અને અક્ષરને ભજનાર પણ મને જ પ્રાપ્ત કરે છે પણ તેને અવ્યક્તની ઉપાસનામાં કલેશ વધારે થાય છે એવું કહીને છ અને સાત શ્લોકમાં કર્મોને અર્પણ કરવાનું અને મન અને બુદ્ધિ ભગવાનમાં જ રાખવાનું કહે છે પછી આગળ કહે છે કે જો મન સ્થિર ન થાય તો અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરો એવું કહે છે અને અભ્યાસમાં પણ અસમર્થ હો તો ભગવાનની સેવા નિષ્કામતાથી કરવી અને છેલ્લે એવું પણ કહે છે કે ન એ પણ ન થાય તો આશ્રય આશ્રય રાખીને રહેવું ત્યાર પછી ભક્તના બત્રીસ લક્ષણો શ્લોક તેરથી ઓગણીસ સુધી બતાવી ઉપસંહારમાં ફરીથી કહે છે કે જે ભક્ત ભગવાનને ભજે છે એટલે કે અક્ષર અવ્યક્ત અક્ષર નહીં પણ ભગવાનને ભજે છે તે ઉત્તમ છે અને તે જ પ્રભુને વધારે પ્રિય છે હવે તેમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે એતદ યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિત શ્લોકાર્થ હે કૌંતે આ શરીર ક્ષેત્ર કહેવાય છે એ ક્ષેત્રને જે જાણે છે તેને જાણનારાઓ તેને ક્ષેત્રજ્ઞ કહે છે વિવેચન શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે તેમાં પહેલા છ અધ્યાય સૂત્રરૂપ છે અધ્યાય સાતથી બાર સુધીના છ અધ્યાયો આ સૂત્રની રૂપ છે અને અધ્યાય તેરથી અધ્યાય અઢાર સુધીના છ અધ્યાયો ભાષ્ય રૂપ છે એટલે અહીં વિવેચનમાં આગળનું છ છ છના જે શટક થયા એનું કહે છે એમાં પહેલા જે શટક થયું એનું અધ્યાય સૂત્રરૂપ છે એવું કહે છે અને એના પછીના શટક એટલે સાતથી બાર સુધીના જે ભક્તિ યોગનું આપણે કહીએ છીએ તેને વૃત્તિ રૂપ કહે છે પણ આ વૃત્તિ એટલે એક્ઝેક્ટલી એ શું કહેવા માંગે છે તે જે મને નહીં સમજાતું અને એના પછીના એટલે આ તેરમાંથી અઢાર એટલે છેલ્લે સુધીના જે અધ્યાયો છે તે ભાષ્ય રૂપ છે એટલે સૂત્રના ભાષ્ય રૂપ છે વૃત્તિરૂપ સાતમા અધ્યાયના આરંભમાં પરા અને અપરા એમ બે પ્રકારની પ્રકૃતિ કહેલી છે એટલે કે ચૈતન્યની પ્રકૃતિ અને જળની પ્રકૃતિ એવું સાતમા અધ્યાયમાં કહેલું છે અહીં પ્રકૃતિ પુરુષ વગેરેનો ભગવાન વિસ્તારથી બોધ કરે છે એટલે ત્યાં ખાલી કહીને રહેવા દીધું હતું અહીં હવે ભાષ્ય કરીને આગળ કહે છે અહીં અર્જુનનો પ્રશ્ન નથી પરંતુ આ અધ્યાય ભાષ્યરૂપ હોવાથી પ્રશ્ન વિના જ ભગવાન ઉપદેશ કરે છે અર્જુનના પ્રશ્ન તરીકે એક ક્ષેપક શ્લોક કેટલાક મૂકે છે પરંતુ તે યોગ્ય નથી અહીંયા આ શ્રી ભગવાન ઉવાચ એનેથી જ આ શ્લોક શરૂ થાય છે પરંતુ અમૃત તરંગીણીમાં અને બીજા ઘણી ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રતોમાં અર્જુનનો પ્રશ્ન આવે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિશે પ્રશ્ન પૂછે છે એટલે અહીંયા નથી એટલા માટે એનું આ કહે છે કારણ કે આ ભાષ્ય છે એટલે અર્જુનના પ્રશ્નને અહીંયા મૂકેલો નથી પરંતુ તે યોગ્ય નથી કારણ કે આ અધ્યાય ભાષ્યરૂપ હોવાથી પ્રશ્ન અહીં સંભવતો નથી તેમજ ઘણી શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રતોમાં એ શ્લોક નથી જેમ પિંડમાં તેમ બ્રહ્માંડમાં હવે શ્લોકનું એ સમજાવે છે જેમ પિંડમાં તેમ બ્રહ્માંડમાં એ નિયમ પ્રમાણે પ્રથમ જે જળ અનાત્મરૂપ પ્રકૃતિ કહેલી છે તેના પરિણામરૂપ આ શરીર પુરુષનું નિવાસસ્થાન હોવાથી ક્ષેત્ર કહેવાય છે એટલે અહીંયા જે છે તે શરીર આપણું શરીર અને બ્રહ્માંડનું શરીર એટલે જે વિરાટ પુરુષનું શરીર છે એ બંનેને મેચ કરી રહ્યા છે કે જેમ પિંડમાં તેમ બ્રહ્માંડમાં એટલે સોરી શરીરની અનંત બ્રહ્માંડો સાથે એકતા બતાવી રહ્યા છે એટલે જે જળ અનાત્મરૂપ પ્રકૃતિ એટલે કે આત્મારહિતની જે જળ પ્રકૃતિ કહેલી છે તેના પરિણામરૂપ આ શરીર પુરુષનું નિવાસસ્થાન એટલે જે વિરાટ પુરુષ છે તેનું આ નિવાસસ્થાન છે માટે એને ક્ષેત્ર કહે છે પુરુષ આવા ક્ષેત્રરૂપ શરીરને પોતાથી ભિન્ન તરીકે ન જાણતો હોય તો તે માત્ર ક્ષેત્રી જ છે એટલે કોઈ બી જીવ અથવા જીવ આત્મા પોતાના ક્ષેત્રરૂપ શરીરને એટલે પોતાના દેહને પોતાનાથી ભિન્ન એટલે પોતે ક્ષેત્રજ્ઞ છે અથવા તો પોતે આત્મા છે અને શરીર છે એવી રીતે ન જાણતો હોય તો તે માત્ર ક્ષેત્રીય એટલે કે દેહી જ છે પરંતુ ક્ષેત્રજ્ઞ નથી એટલે કે એ ક્ષેત્ર અને ક્ષેત્રી એટલે ક્ષેત્ર દેહી અને દેહાત્મા બે જુદા છે એવું ન એવું એવું જાણતો નથી માટે ક્ષેત્રજ્ઞ નથી આવો જીવ સંસારી છે એટલે અહમતા અને મમતાથી ગ્રસ્ત છે પરંતુ જે પુરુષ પોતાથી ભિન્ન તરીકે ક્ષેત્ર જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે આ આ પાછું જીવાત્મા માટે છે કે જે પુરુષ અથવા જીવાત્મા પોતાનાથી ભિન્ન એટલે દેહ દેહનો સંગાત અલગ છે અને આત્મા અલગ છે એવું જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે તે આ શરીરને પોતાથી ભિન્ન ક્ષેત્ર તરીકે જાણે છે અને પોતાને દ્રષ્ટા જાણે છે એટલે એ આ શરીરને અને પંચમહાભૂત અને એનું મન ચિત્ત અને મન બુદ્ધિ અને અહંકારને એ બધાને એ શરીર તરીકે જાણે છે અને જળ એટલે કે જળ તરીકે જાણે છે અને પોતે દ્રષ્ટા છે એટલે સાક્ષી ભાવથી એ જુએ છે જો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન સંસાર દશામાં પણ હોય છે પરંતુ તે દશાઓમાં તેઓનું ભિન્ન તરીકેનું જ્ઞાન હોતું નથી પરંતુ એક જ તરીકે જ્ઞાન હોય છે એટલે અહીંયા એવું કે છે કે ઘણા બધા લોકોને ખબર હોય છે કે આત્મા અલગ છે કે જેમ કે કોઈ મરી જાય ત્યારે આમાં એક્ઝામ્પલ આપેલું છે કે ત્યારે આપણે કહીએ છીએ કે એ આત્મા અમર છે ને એવું બધું એ રીતે ખબર હોય છે પરંતુ એને જ્ઞાન તરીકે નથી એટલે જે અભિન્ન એટલે આમ જ્ઞાન હોય છે પરંતુ એ પ્રમાણે આપણે વર્તતા નથી આમ છતાં ક્ષેત્ર ભોગ્ય છે અને ભોગતા પુરુષથી તે જીવ તે જુદું જ છે એટલે અહીંયા કહે છે કે ક્ષેત્ર ભોગ્ય છે એટલે શરીરથી આપણે ભોગીએ છીએ અને ભોગતા તે જીવાત્મા છે એમ શવ એટલે મળદા ઉપરથી જણાય છે કારણ કે ક્ષેત્ર અને પુરુષ એક જ છે એવું જ્ઞાન જ્યારે ઉભયનો સંબંધ હોય ત્યારે જ સંભવી શકે એટલે હવે અહીંયા એવું કહે છે કે ક્ષેત્ર અને પુરુષ એટલે કે જે દેહ અને દેહી હોય ત્યારે જ બંનેનું ક્ષેત્રજ્ઞ એટલે એવું જ્ઞાન આપણને મળી શકે છે ત્યારે જે ક્ષેત્રજ્ઞ હોય છે નહીં તો જો દેહ ન હોય અને એકલો દેહી હોય એટલે કે આત્મા હોય તો પણ આ જ્ઞાન ન થાય અને એકલો આત્મા દેહ દેહ ન હોય એટલે મતલબ બેમાંથી એક ન હોય તો આ જ્ઞાન ન થાય પરંતુ ક્ષેત્ર અથવા પુરુષ એકલા હોય ત્યાં સંભવી શકે નહીં વેદ શરીર અથવા ક્ષેત્ર વેતા પુરુષથી ભિન્ન છે કારણ કે ઘટ અને ઘટ જોનાર ભિન્ન હોય છે એમ જોવામાં આવે છે અહીં ફરી પાછું મને લાગે છે સાક્ષી ભાવની વાત કરે છે કે એક જેમ આપણે ઘટને અને ઘટ જોનારને શરીરને અને શરીરને ફરી જોનાર એટલે સાક્ષી ભાવ કેળવેલો હોય એવું સમજાય છે મને હું દેહ છું એવી પ્રતીતિ અતિમંદ પુરુષોને જ હોય છે એટલે કે એ લોકો આત્માને એને બધું જ દેહના સંગાતમાં બધું એક જ જુએ છે તેવા અતિમંદ પુરુષોને જ આવું હોય છે ક્ષેત્ર અને પુરુષ ભિન્ન છે એવું જ્ઞાન પોતાના આત્મરૂપ ક્ષેત્રકને ભિન્ન તરીકે જાણનાર વિદ્વાનને જ હોય છે સર્વને હોતું નથી એટલે કે તત્વને જે જાણનાર હોય છે તેને જ એવું પોતાનું શરીર અને પુરુષ એટલે કે જીવાત્માને દેહ અને દેહી અલગ છે એવું જ્ઞાન હોય છે બધાને આવું જ્ઞાન હોતું નથી શ્લોક સંપન્ન થઈ દીધી હલો હલો તમે એક આ વૃત્તિ નું પૂછી રહ્યા હતા ને એનો ખુલાસો વૃત્તિનો મતલબ સૂત્ર હોય એને સરળતાથી સમજાવવું એટલે શોર્ટ કોમેન્ટ્રી એ વૃત્તિ કે મોટે ભાગે જેટલા પણ આપણે પ્રાચીન કાળમાં ગ્રંથોનું નિર્માણ થયું એ ગ્રંથો બધા પહેલા સૂત્ર રૂપમાં લખાતા હતા જેથી એને મુખ્ય વિષય છે એને યાદ કરવો સરળ થઈ જાય અને એના તોમાં કોઈ પ્રકારની હેરફેર ન રહી જાય ટૂંકું હોય એટલે તો વેદાંત સૂત્ર મીમાંસા સૂત્ર ન્યાય વ્યાકરણ એમ ઘણા બધા સૂત્ર ગ્રંથો થયા વ્યાકરણ સૂત્ર છે વધારે પ્રસિદ્ધ છે કેમ કે ભાષા સકલ શાસ્ત્ર છે બધું વ્યક્ત સંસ્કૃતમાં છે તો એ વૃદ્ધ એવું સૂત્ર હોય તો આત ઐચ્ય વૃદ્ધિ સંજ્ઞમ સ્યાત એ એની વૃત્તિ થઈ સંજ્ઞા પ્રકરણમાં પાણીની પોતે એમ ખુલાસો કરે છે કે હું જ્યારે કોઈ વર્ણને વૃદ્ધિ કહું તો એનો મતલબ એમ સમજવાનો કે આકાર અને અઈ એ બેને વૃદ્ધિ સંજ્ઞા છે ગીતાજીમાં જે અહીંયા જે આપણે છ અધ્યાય આપણે કર્મ માર્ગનું એવું કહીએ છીએ પછીના છ અધ્યાય આપણે ભક્તિ માર્ગ કરીએ છીએ તો અહીંયા એને સૂત્રને વૃત્તિ રૂપે એવી રીતે કેવી રીતે બતાવ્યું હશે હા એટલે આમના હિસાબે અઢાર અધ્યાયમાં પેલા છ અધ્યાય સૂત્ર છે અને સાત થી બાર ના અધ્યાય એ છ અધ્યાયની વૃત્તિ છે એટલે એની કોમેન્ટ્રી છે એમ અચ્છા તો અને ભાષ્ય તો પછી શું કહેવાશે ભાષ્યનો મતલબ એ છે કે સૂત્રના ઉપર વૃત્તિ હોય ને એના ઉપર ભાષ્ય હોય ભાષ્ય એટલે જે બહુ વિસ્તારથી જેની વિવેચના કરવામાં આવી હોય એમાં સાથે સાથે જે ભાષ્યકાર હોય એ સ્વમતનું પણ પ્રદર્શન કરે અને અન્ય મત છે એના એની આલોચના પણ કરે એ શૈલીથી જે કોમેન્ટ્રી લખાય એને ભાષ્ય કહેવાય છે અને એની જે પદ્ધતિ છે એમાં એનો વિચાર અધિકરણ વિચારના રૂપમાં હોય છે विषयो विषयश्चैव पूर्वपक्षस्तथोत्तरं तथोत्तरं સંગતિશ્ચેતિ પંચાંગમ શાસ્ત્રાધિકરણમ શ્રુતમ તો મોટે ભાગે જેટલા પણ સૂત્રો છે એ અધિકરણ શૈલીથી લખાયેલા હોય છે અને અધિકરણમાં જે વિષય વિચાર કરવા માટે પ્રસ્તાવિત હોય એ વિચાર્ય વિષય કહેવાય એના ઉપર કોઈ સંશય પ્રશ્ન ઉપસ્થિત થાય એના સંબંધમાં કોઈનો પૂર્વ પક્ષ હોય એટલે ભિન્ન મત હોય એનો ઉત્તર આપવામાં આવે પછી જો બંનેમાં કોઈ સાચો ખોટો હોય તો એનો નિર્ણય કરવાનો અને જો સાચા ખોટા ન હોય અને દૃષ્ટિભેદથી કોઈ પૂર્વ પક્ષ થયો હોય તો એની સંગતિ એની સાથે બેસાડવાના આ પદ્ધતિથી સૂત્ર ગ્રંથોનું લેખન થતું હોય છે અને એના વિસ્તારથી વિવેચન છે એ ભાષ્યના રૂપમાં કરવામાં આવતી હોય છે આ બધી વસ્તુ એવી છે કે ગીતાની અંદર આ હલો છ અધ્યાયમાં સૂત્ર છે બાકીના છ વૃત્તિ છે અને પછી છ ભાષ્ય છે એમ લખી દેવું છે પણ હવે એને સિદ્ધ કરવું એના માટે આપણે નાનુલાલ ને ભણવા જવું પડે એમને તો ખસો ખુલાસો કરેલો ત્યાં જઈએ તો થાય આપણે ક્યાં એમને આ નાનુલાલ ગાંધી નું છે ને ક્યાં એમને કશો ખુલાસો કરે તો આપણે મળશું ત્યારે થશે આ તો પછી પછી એનો કોઈને પ્રશ્ન થાય એના બદલ શું કરવાનું બસ આ ગોલોકવાથી છે ને <laughs> અહીંયા જે ક્ષેત્રજ્ઞ છે એમાં એક પ્રશ્ન છે કે કેવળ જ્ઞાન એટલે આ જાણવાનું જાણવાથી જે ક્ષેત્રજ્ઞ છે ખાલી એક સામાન્ય જ્ઞાન હોવાથી કે એ એ જ્ઞાનનો કયા નું જ્ઞાન કઈ અંતિમ કક્ષાનું જ્ઞાન કે પ્રાથમિક કક્ષાનું જ્ઞાન કારણ કે આ તો જ્ઞાન એક સહજ સંસારી બધાને હોય છે કે ભાઈ આત્મા અલગ છે ને દેહ અલગ છે એ ન હોય એને બી આપણે સમજાવીને પાંચ મિનિટમાં કે દસ મિનિટમાં કહી શકીએ કે ભાઈ તારી અંદર આત્મા અલગ છે ને દેહ અલગ છે તો આ જ્ઞાનની ખાલી આટલી સમજૂતી આપણે બુદ્ધિમાં આવી ગઈ એટલે આપણે ક્ષેત્રજ્ઞ કહી શકાય આપણે પોતે ક્ષેત્રજ્ઞ કહેવાઈએ આમાં એવું લખેલું છે પંકજભાઈ કે જો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન સંસાર દશામાં પણ હોય છે પરંતુ તે દશામાં તેઓનું ભિન્ન તરીકે જ્ઞાન હોતું નથી પરંતુ એક જ તરીકે જ્ઞાન હોય છે એટલે આપણને જ્ઞાન હોય છે પણ એ જ્ઞાન આપણે અમલમાં નથી મૂકતા એટલે આપણને ખબર હોય છે કે આત્મા અમર છે આ છે તે છે પણ તો પણ આપણને આસક્ત તો રહીએ જ છીએ એટલે આ જે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એટલે એને જેને એ આસક્તિ એની નીકળી ગઈ હોય એવું હોય એવું હશે એવું હું માનું છું જે જે વધારે સ્પષ્ટ કરશે એટલે હું એ જ કહું છું જ્ઞાનની કઈ કઈ અવસ્થા કઈ અવસ્થાની એ એ જ્ઞાનનું બુદ્ધિમાં આરોપિત થઈ રહ્યું છે ત્યારે આ ચિત્ર જે કહેવાય છે જીવને એ મારે થોડુંક મારો હતો કુતૂહલ હા એટલે ભિન્ન ટોટલી ભિન્ન એને જ્ઞાન થઈ જાય કે આ ક્ષેત્ર છે અને આ હું ક્ષેત્રજ્ઞ છું એટલે સાક્ષી ભાવ જેનો કેળવાઈ ગયો હોય તેના માટે કદાચ એ છે ક્ષેત્રજ્ઞ એને કહેવાય છે જેને મને સમજાયું નહીં નહીં હું કઉ છું આપણે સાથે આત્મજ્ઞાની ઘણા બીજા જોડાયેલા છે એ પણ કહેશે પોતાને હા એ તો હું કઉ છું એટલે આજે પંકજ આજે બેલાબેને કહ્યું ને એટલે પંકજભાઈનો પ્રશ્ન એમ છે કે આ ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને અલગ કેવી રીતે છે એ ક્યારે ખબર પડે તો એમાં બેલાબેને એવું કહ્યું કે જ્યારે આપણે એવો એટલે આ સંસાર આસક્તિ જ્યારે આપણને એવું ફિલિંગ થાય ત્યારે એવી ખબર પડે પણ હું એમ કહું છું કે આપણે જ્યારે આપણે સંસારી હતા ત્યારે આપણને આ બંને એક રૂપ જણાતા હતા એટલે શરીર અને જીવ આપણે બંનેને એક જ સમજતા હતા પણ જ્યારે આપણે આ સંપ્રદાયની અંદર આવ્યા અને પછી જ્યારે આપણે આ શાસ્ત્રોના અધ્યયનથી ભલે આપણે ક્યાં અત્યારે સંસાર આશક્તિ ઓછી થઈ છે પણ શાસ્ત્રોના અધ્યયનથી અત્યારે આપણે જાણી શકાયું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને અલગ અલગ છે ત્યારે આ બોધરૂપ તો છે ને ભલે આપણે એને સાક્ષાત્કાર રૂપ નથી અથવા તો આસક્તિ ભલે બેલાબેને કહ્યું એમ નથી છૂટી ગઈ પણ બોધ તો થયો જ છે ને મહાપ્રભુજીથી આપણે એનો તો એટલે ગુરુથી શાસ્ત્રોથી ગુરુથી આ જ્ઞાન આપણને થાય છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને ભિન્ન છે એવું મને એવું સમજાય છે માયાબેન એટલે ક્ષેત્ર ને ક્ષેત્ર આપણને આ જ કે પહેલા અત્યાર સુધી તો ખબર નથી પણ હવે એટલી તો ખબર પડતી થઈ કે આ ક્ષેત્ર ને ક્ષેત્ર અલગ એનું અંતર ખબર પડતી થઈ અધ્યયન થી આપણે વિદ્વાન કહી શકાય ને આપણી જાતને અહીંયા ટીકાકારે જે કીધું છે વિવેચનમાં કે ભાઈ આ જાણનારાને વિદ્વાન કહી શકાય એમ રાઈટ એ વિદ્વાન જ આ જાણી શકે છે તો આપણે વિદ્વાનની કક્ષામાં આપણે આવી શકીએ ના ના ના અમે મહાપ્રભુજી થી જાણ્યું બોધ એટલે બોધ કહેવાય ને એ બોધ કહેવાય ના ના ના તો બોધ ની ગઈ બોધ છે અહીંયા અહીંયા છેલ્લી લાઈનમાં પાછું એવું કહે છે કે ક્ષેત્ર અને પુરુષ ભિન્ન છે એવું જ્ઞાન પોતાના આત્મરૂપ ચિત્રકને ભિન્ન તરીકે જાણનાર વિદ્વાનને જ હોય છે સર્વને હોતું નથી એટલે અત્યારે આપણે જે કર્યું તે ઇન્ફોર્મેશન છે કે ભાઈ આવું હોય છે પણ હજુ આપણે આત્મસાત નથી કરી લીધું તો જ્યાં સુધી આપણે આત્મસાત કે આ સાક્ષીભાવ કેળવાઈ ન જાય ત્યાં સુધી આપણે ક્ષેત્રજ્ઞ તો નથી ભલે ક્ષેત્રી પણ નથી કે આપણે જાણીએ છીએ પણ ક્ષેત્રજ્ઞ પણ નથી થયા આપણે પ્રોસેસમાં છીએ ના એટલે અહીંયા વિદ્વાન શબ્દનો અર્થ એવો નથી લેવાનો કે પેલા સર્વ સર્વજ્ઞ થઈ ગયા છે એવા વિદ્વાનની વાત નથી અહીંયા પણ કોઈ પણ રીતે જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ એટલે એ સામાન્ય સંસારી કરતા તો એ વ્યક્તિ ને એટલી દ્રષ્ટિ સ્પષ્ટ થઈ છે ને એ અર્થમાં અહીં વિદ્વાન લેવાનું શાસ્ત્રજ્ઞના અર્થમાં નથી લેવાનું અહીંયા આટલું બધું કોમ્પ્લિકેશન નથી અહીંયા કેવલ એટલી જ વાત છે કે સાંખ્યની અંદર જળ દેહ અને ચૈતન્ય આત્મા આ બે જળ અને જીવ ભિન્ન તત્વ છે એમાં બંનેને ભિન્ન કરનારું કોણ છે તો ભિન્નતા એટલી જ છે કે શરીરને એમ નથી ખબર કે હું છું શરીરમાં આત્મા છે એને એમ ખબર છે કે હું આ શરીરમાં છું તો જે એમ જાણે છે કે હું આ શરીરમાં છું એ ક્ષેત્ર ક્ષેત્રને જાણનારો કે આ મારું શરીર છે આના આનાથી વધારે બીજી કોઈ વાત જ નથી આ પ્રભુજી સુધી પણ આના શાસ્ત્ર સુધી જવાની જરૂર નથી અહમ અસ્મી આટલું જેને ખબર છે બસ એ ક્ષેત્રજ્ઞ ને બંનેના છે એ ક્ષેત્ર આ શરીર છે અને અંદર જે રહેલો ક્ષેત્રને જાણે છે એ ક્ષેત્રજ્ઞ કોઈ રીતે ખબર કેવી રીતે અત્યાર સુધી અમે તો નતા જાણતા ને જે આત્મા નથી ખબર શું વાત કરો એમ શ્વાસ ચાલે છે એટલે શરીર ચાલે છે હા આ તો આજે તો ખબર પડી ના ના મૂળ મુદ્દો એટલો છે અર્જુનના સામે આ સવાલ જવાબ થઈ રહ્યા છે ને તો ત્યારે ભગવાન એને એમ કહી રહ્યા છે કે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રમાં રહેનારો ચૈતન્ય એ ક્ષેત્રજ્ઞ કેમ કે શરીરને એમ નથી ખબર કે હું છું પણ આત્માને ખબર છે કે હું આ શરીરમાં છું એટલે ક્ષેત્રને જાણે છે કે આ મારું ક્ષેત્ર છે એ આપણા ક્ષેત્ર એટલું જ સમજવાનું છે ક્ષેત્રજ્ઞ જયારે કહી રહ્યા છે તો શાબ્દિક જ્ઞાન એના માટે પૂરતું છે એને ક્ષેત્રજ્ઞ કહેવાશે કે આત્મા અનાત્માનું જેને જ્ઞાન થઈ ગયું છે એને ક્ષેત્રજ્ઞ કહેવાશે એવું છે કે આપણે શાસ્ત્ર ભણ્યા હોઈએ કે ન ભણ્યા હોઈએ ગીતા વાંચી હોય કે ન વાંચી હોય પણ આપણા ભીતર જે આત્મા છે એ તો એ વાત જાણે છે કે આ ઉપરનું શરીર છે એ મારું ઘર છે અને હું એ મારે રહેનારો એનો માલિક છું એટલું તો એ જાણી જ રહ્યો છે કેમ કે ત્યારે જ તો આપણે વ્યવહાર કરી રહ્યા છીએ આપણને કોઈ નામ પૂછે આપણું લિંગ જાતિ પૂછે કે આપણું વજન પૂછે ત્યારે આપણે જે ઉત્તર આપી રહ્યા છીએ તો એ એટલા માટે તો આપી રહ્યા છીએ કે આપણો આત્મા એ વાત જાણે છે કે આ મને પૂછવામાં આવી રહ્યું છે મને કોઈ પૂછે તો હું એમ ક્યાં કહું છું હું કલ્પેશભાઈ છું મારો આત્મા મારા શરીરમાં છે એટલે હું મારા શરીરના માટે લોકો એનું જે નામ પાડ્યું છે એને જે જાતિ કહી છે એને જે લિંગ તરીકે એને ઓળખાણ આપી છે એ હું બોલી રહ્યો છું આત્મા તરીકે મને એ શાસ્ત્રીય જ્ઞાન હોય કે ન હોય તેમ છતાં પણ મારો આત્મા તો એ જાણી જ રહ્યો આ બસ આટલું જ છે ત્રીજું આનાથી વધારે બીજું કઈ કરવાનું નથી એટલે જે લોકો દેહાત્મવાદી છે એમના માટે આમ બહુ મોટું ઇન્ફોર્મેશન છે કે દેહ એ જ આત્મા છે કે ભાઈ નહીં દેહ પણ એક અલગ વસ્તુ છે અને આત્મા કંઈક અલગ વસ્તુ છે એમને ભગવાન અહીંયા આ વાત સમજાવે છે અર્જુનના માટે આ પ્રસંગમાં આ વાત એટલા માટે વધારે જરૂરી બની જઈ રહી છે કેમ કે બીજા ત્રીજા અધ્યાયમાં મારકાપ કરવાનો છે બધાને મારી રાખ્યા છે અને દેહી તો નિત્ય છે અવધ્ય છે આવું બધું ભગવાન આગળ કહી ચૂક્યા છે એટલે અહીંયા આ ભેદ કરી દેવાથી અર્જુનને તને આત્માને તો મારવાની નથી શરીરને મારવાના છે તો પેલે મેં મારી રાખ્યા છે આવું બધું કહેવાથી એને આ વાત વધારે સરળ થઈ જાય નિર્ણય કરવો એને કે આ યુદ્ધ મારે નહીં છોડવો જેવું નથી કરી લેવું જોઈએ જળ શરીર જળ છે એમાં વસનારો જે આત્મા છે એ ચિત્ત સ્વરૂપ છે ચિત્ત સ્વરૂપ હોવાને કારણે એ જે શરીરમાં રહે છે એ શરીરનું અને જ્ઞાન છે જેને આપણે દેહાધ્યાસ કહીએ છીએ તે આગળ લખજો છે બીજે લખશું એટલે જે અહીંયા આત્મારૂપ જે છે એ જે જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય ને બીજું કોઈ ક્ષેત્રજ્ઞ એટલે બીજું કોઈ વિદ્વાન તરીકે જે વાત કરી રહ્યા છે એ અહીંયા કેન્સલ થઈ જશે ને એ વાત દેહાત્મવાદી છે અનાત્મવાદી અથવા દેહાત્મવાદી એના તો આપણે વિદ્વાન જ કહેવાય બાકી વિદ્વાન શબ્દનો સીધો સરળ મતલબ જે જાણે છે તે વિદ્વાન એમાં આપણે એમ ન કહી શકીએ કે બધું જ જાણે છે એ જ વિદ્વાન અહીંયા વિદ્વાનનો અર્થ છે જાણકાર ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને જે જાણે છે તે એ ક્ષેત્રજ્ઞ વિદ્વાન થાય વિદ્વાન તરીકે કોઈ અલગ વ્યક્તિ નહીં પણ વિદ્વાન તરીકે એક આત્મા જ છે એ એક જે જાણે છે પોતાનું આત્મા એ શરીરે નું ઘર છે શરીરે નું એ છે ઉપરનું આવરણ છે એ જાણે છે એને અહીંયા માટે ક્ષેત્રજ્ઞ કહ્યું છે પણ જે વિદ્વાન તરીકે અહીંયા એટલે બે વસ્તુની કાં તો કમ્પેરિઝન કરી રહ્યા છે જે બંનેને અને કાં તો એક ફોડ પાડીને બંનેને અલગ જ મૂકવા પડે એવું અહીંયા સમજાતું નથી જોઈએ હા સમજાવો બેલા સમજાવો નીતાબેન પણ મને તમારો પ્રશ્ન બરાબર સમજાયો જ નહીં એટલે તમે ફોડ પાડીને એટલે કયું બે વસ્તુની વાત કરી રહ્યા છો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ માટે નહીં ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ નહીં ક્ષેત્રજ્ઞને જે અહીંયા કહી રહ્યા છે ને તો એ ખાલી જે આત્મા છે એના માટે જ આ ક્ષેત્રજ્ઞ શબ્દ વપરાયો છે એમ હા બસ એટલું જ નક્કી એમ બીજું કોઈ વસ્તુ માટે અહીંયા જે કહી રહ્યા છે એ કોઈ વસ્તુ નથી એમ કેન્સલ થઈ જાય છે કોઈ વિદ્વાન ને કે જ્યાં જાણે છે તો એટલે કોઈ ત્રીજો વ્યક્તિ નહીં કે ભાઈ આ હું આ દેહ અલગ છે ને આત્મા અલગ છે એના માટે કોઈ ત્રીજો વ્યક્તિ એવું નથી કહી રહ્યો પરંતુ જે આત્મા છે જે જાણે છે કે આ દેહ છે ને હું આત્મા છું એના માટે અહીં ક્ષેત્રજ્ઞ શબ્દ વપરાયો છે એમ કહી રહ્યું છું એવું જ છે હા એટલે જ્યારે આત્મા દેહ અને દેહી બંને છે અને જ્યારે દેહી જાણે છે કે આ મારો દેહ છે એટલે જ્યારે બંને અહીંયા લખેલું છે કે જો બંને ભિન્ન હોય એટલે જ્યારે આત્મા અલગ હોય અને દેહ ના હોય ત્યારે એ ક્ષેત્રજ્ઞનો સવાલ નથી આવતો પણ જ્યારે ક્ષેત્ર પણ હોય અને ક્ષેત્રજ્ઞ પણ હોય ત્યારે ક્ષેત્રજ્ઞ જાણે છે એટલે કે આત્મા ત્યારે જાણે છે કે આ દેહ મારો છે અને હું દેહથી અલગ છું એટલે બંનેનો સંઘાત હોય ત્યારે ક્ષેત્રજ્ઞ શબ્દ આવશે એકલો આત્મા હશે ને ક્ષેત્ર નહીં હોય ત્યારે પાછું ક્ષેત્રજ્ઞ નહીં આવે જી જી વધારે કહેશે એકદમ પરફેક્ટ ક્લિયર થઈ ગયું આવી ગયું ખ્યાલ હા એટલે એ પેલા આપણે વાતનો પ્રશ્ન પૂછાયો ને ત્યારે એવી રીતની વાત થઈ અને પછી આપણે કહ્યું ને કે જે ક્ષેત્રજ્ઞ એટલે આત્મા તરીકે અહીંયા જે જાણે છે એવી રીતે જોવાનું છે એટલે આ પહેલેથી સમજાતું નતું ને એટલે કન્ફ્યુઝન હવે ખ્યાલ આવી ગયો અને જે અહીંયા જે પેલો શ્લોક અહીંયા મૂકેલો નથી અને અમૃત તરંગીણીમાં જે પ્રશ્ન તરીકે પૂછ્યો છે તો એ બંનેમાં કેવી રીતે જોવાનું છે એવી રીતે ખરેખર અર્જુને પ્રશ્ન પૂછેલો છે કે પછી અહીંયા એના ભાષ્ય રૂપથી જ એને લેવાનું છે શું પૂછ્યું છે પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતત વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ આ એ વાત સાચી છે આ પ્રસિદ્ધ જે ગીતાનો પાઠ છે એમાં આ શ્લોક નથી એટલે યા તો અમૃત તરંગીણીકારને પ્રાચીન કોઈ એવી ભગવદ્ ગીતાની પ્રતિમા એ શ્લોક મળ્યો હશે અથવા તો પછી આનો જે પ્રાપ બેસાડવા માટે અર્જુનના પ્રશ્નને અહીંયા બ્રેકેટ્સમાં એમણે લઈ લીધો છે ઉત્થાનિકાના રૂપમાં બંને વસ્તુ હોઈ શકે પણ એમણે વ્યાખ્યા કરી છે એટલે એમણે પોતે તો આવું નથી કર્યું પણ એમને કોઈ જૂની પુસ્તક એવી પ્રાપ્ત થઈ હશે ये વિચક્ષણાહ યથોક્ત પ્રકારેણ મામ ભજંતી અનન્ય મનસ જે અનન્ય મનવાળા વિચક્ષણ લોકો બારમા અધ્યાયમાં મેં જણાવ્યું તે પ્રમાણે જે મારું ભજન કરે છે તે મેં પ્રિયાહ એ મારા પ્રિયજનો છે અને તાન અહમ ઉદ્ધરામી એ બધાનો હું ઉદ્ધાર કરું છું ઇત્યુક્તિમ સમુપાકરણ્ય ભગવાને આ કહ્યું એ સાંભળીને તજિજ્ઞાસુ ધનંજય જે ધનંજય અર્જુન જેના મનમાં જિજ્ઞાસા જાગી છે એણે પ્રભુમ વિજ્ઞાપયામાસ પ્રેમ વિકલિત સુધી એ વજુ સુધી ઉત્તમ બુદ્ધિવાળો પ્રેમથી વિવલ થઈને પ્રભુને એણે આ વિજ્ઞપ્તિ કરી આ તો અમૃત તરંગીણીકારે એનો ઉપક્રમ કર્યો છે કારિકાથી પછી વિજ્ઞપ્તિ શું કરી તો અર્જુન ઉવાચક કર્યું છે પ્રકૃતિમ પુરુષંચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતત વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ ધ્યેયંચ કેશવ હે કેશવ પ્રકૃતિ શું છે પુરુષ શું છે ક્ષેત્ર શું છે ક્ષેત્રજ્ઞ શું છે આ બધું હું આપની પાસે જાણવા ઈચ્છું છું તો એ આપ મને જ્ઞાન સ્વરૂપ અને એ જ્ઞાનથી જે પ્રાપ્ય છે તેવા સ્વરૂપને આપ મને જણાવો આ જે શ્લોક છે પ્રચલિત ભગવદ્ ગીતાના અંદર નથી પણ અમૃત તરંગીણીકારને પ્રાપ્ત થયો છે અહીંયા આપણે ત્યાં એકાદશ ટીકા સાથે ત્યાંનું પુસ્તક છે આ આપણે ચેક કરી લેવું જોઈએ કે અન્ય વ્યાખ્યાકારો જે છે પ્રાચીન એમને કોને કોને આ શ્લોક પ્રાપ્ત થયેલો છે આપણે એનો ઇતિહાસ મળી જાય બાપુલાબેન તોફાન કરી રહ્યા છે આમાં એક થર્ડ પર્સન ની વાત તો છે જ કે જે ક્ષેત્રને જે એ ક્ષેત્રને જે જાણે છે તેને જાણનારાઓ તેને ક્ષેત્રજ્ઞ કહે છે એટલે થર્ડ પર્સન જે આ જે બેનો ભેદ જાણનાર ત્રીજી વ્યક્તિની વાત તો છે જ આમાં કારણ કે એ જ નથી જાણતો તો એ સંસારી છે કે જે બિલકુલ જાણતો નથી અને પછી એવું જ્ઞાન જે સંસાર દશામાં પણ હોય છે પરંતુ તે દશામાં તે દશામાં પણ ભિન્ન તરીકે એને જ્ઞાન નથી રહેતું એટલે માનસિક જ્ઞાન હોય છે પણ એના વ્યવહારમાં એને એ જ્ઞાન સંભવ નથી હોતું એવી વાત તો છે એટલે થર્ડ પર્સન ની વાત તો છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણનાર જે વ્યક્તિ છે એની વાત પણ અહીંયા કરી તો છે એને કર્યું મૂળ મુદ્દો એ નથી ક્ષેત્રજ્ઞ આત્માને ક્ષેત્રજ્ઞ કહી શકાય કે નહીં હા એ તો વાત એ છે હવે ક્ષેત્રજ્ઞને જાણે છે એ ક્ષેત્રજ્ઞ થશે એ ખાલી ક્ષેત્રજ્ઞ નહીં થાય ક્ષેત્રજ્ઞને જે જાણે તો એ જ્ઞ ઓર જોડવું પડશે ને જે છે બીજો શ્લોક મારે લેવાનો છે લઉં ફરી આપણે બારમા જે થયું એક તો એ જિજ્ઞાસા છે કે એટલે જે જેને જ આપણે પૂછાય કે એક તો એ જિજ્ઞાસા છે કે આવા આવા સટક બધાને મંજૂર છે કે આપણા ભક્તિ માર્ગીય થી કરવામાં આવેલા છે કે કેવી રીતે આ સટકણું કરવામાં આવે આગે ચલી આવી એવું છે એટલે આ જ ફોર્મેટમાં એને ગીતાજીનો અભ્યાસ કરવાનો એમ પહેલેથી જ નક્કી છે નહીં નહીં એટલે વ્યાખ્યાકારોએ અઢાર અધ્યાયને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ ત્રણ ભાગમાં કરેલા છે ભક્તિ માર્ગીય આ ભક્તિભાગી વ્યાખ્યા કોઈ પણ ગીતાજી નો અભ્યાસ કરે આ રીતે એનો અભ્યાસ કરવાનો અને બીજું એમ કે આજે કર્મનું સટક પૂરું થયું પછી ભક્તિ નું સટક પૂરું થયું અને પછી અત્યારે આજે જ્ઞાન નું સટક આવે છે તો ભક્તિની એકદમ ઉત્કૃષ્ટ અવસ્થા અને જે જેનું ચિત્ત ભગવાનમાં નથી પોરવાયું એને અભ્યાસ કરવો જોઈએ અને કેવી રીતનો અભ્યાસથી ભગવાનમાં ચિત્ત પોરવી શકે એ વાત બારમા અધ્યાયમાં કરીને પછી હવે આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ કરીને જે જ્ઞાનની વાત આવી તો એને આપણે જોડવું કેવી રીતે એ ભક્તિના સટક ને જ્ઞાનના સટક સાથે અને જે છેલ્લા અધ્યાયની અંદર જે વાત કરી એને પછી આની સાથે કેવી રીતે લેવાની કન્ટિન્યુટી એટલે તો અર્જુન હમણાં કીધું ને અમૃત તરંગીકારે કે ભગવાને એમને સમજાવ્યું કે આવી રીતે ભગવાન મારું ભજન કરશે એના ઉપર હું ખૂબ રાજી થઈશ એટલે અર્જુન પ્રેમ વિહવલ થઈ ગયા અને અર્જુને ભગવાનને પૂછ્યું કે હવે તમે મને એ કહો કે ભજન કરનારો કોણ છે એનું શરીર શું છે અર્જુને પૂછ્યું તો ભગવાન જવાબ એમ જોડાઈ જશે <laughs> સવાલ નથી પણ એટલે આપણે મુશ્કેલી તો થાય જોડવાની પણ ભગવાન જો ઉત્તર આપી રહ્યા છે ને ગીતાની અંદર સવાલ નથી આવી રહ્યો તો આપણે માની એવું રહ્યું કે ભગવાને એમને એમ ટૂંકા તો ટાઈમ પાસ કરવા તો બેઠા નથી બે બાજુ યુદ્ધમાં <laughs> સેના ઊભી છે અને વચ્ચે આડીઓડી વાતો જો ભગવાન કરે તો એ તો કંઈક પૂછ્યું હશે તો કોઈ જગ્યાએ અર્જુનના પ્રશ્નને અહીંયા મૂકવામાં આવ્યો છે કોઈ જગ્યાએ ધારી લેવાનું છે કે આવો પ્રશ્ન એણે કર્યો હશે હવે જે વ્યાખ્યાકારોને એ પ્રશ્ન નથી મળ્યો એમણે સીધો ભગવાન ઉવાચથી અધ્યાય શરૂ કર્યો છે કેટલાકે પ્રશ્નને ધારેલો છે અને એમણે લખી કાઢ્યો તો અર્જુન ઉવાચ તરીકે આમાં ઉમેરાઈ ગયો હશે આમાં શું થયું છે એ તો કોને ખબર પ્રાચીન બીજી વ્યાખ્યાને આપણે જોઈએ ખબર પડે જોડાશે તો એ કે અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાને ઉત્તર આપ્યો એટલે ભક્તિની એવી અવસ્થામાં એને એટલે એટલા પ્રેમ દિવસ થઈને પણ આ તો હવે અમૃત તરંગીની કારે કહી આ વાત પણ આ તો ભક્તિ આપણા પુષ્ટિ માર્ગીયની દ્રષ્ટિકોણથી સમજવાનું પણ જનરલ સેન્સમાં કેવી રીતે જોડવાનું કારણ કે જે પુષ્ટિ માર્ગીઓ નથી અર્જુને પ્રશ્ન કર્યો પણ ભક્તિની ઉત્તમતાની વાત આવી ગઈ પછી અર્જુનનો આવો પ્રશ્ન એટલે કયા આશયથી કારણ કે ભગવાન એવું સમજાવી દીધું કે ભાઈ જેને ભક્તિ નથી એને આવી રીતે પ્રગટ કરવી જોઈએ ભક્તિ પછી આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ની વાત કેવી રીતે આવી પેલે નાનુભાઈ ને મળી આવીએ <laughs> પછી આજે વાત જો અમે વલ્લભજી છે આ બધી ટીકાઓ જોઈએ ને તો આ બધા ઇન્ટરેસ્ટિંગ મળે આ બધા જે પૂર્વાપર સંબંધ કારણ કે આપણે એવી રીતે જવાઈ ટેવાઈ ગયા કારણ કે મહાપ્રભુજી એવું શીખવાડી દીધું વાત તો બરોબર છે પર સંદર્ભ જોવો જોઈએ ને જોડવું જોઈએ આપણે લાંબો ઇતિહાસ છે પાંત્રીસેક વર્ષ થયા કદાચ ત્યારે ગીતાજીની અગિયારે અગિયાર ટીકાઓ સાથે ગીતાનો અધ્યયન કરવાનો એક ટૂંકો બધાને સૂજ્યો હતો મુંબઈમાં પણ અભ્યાસ કેવી રીતે કરવાનો તો આજ્ઞા કરી કે એક એક ટીકા બધા વેચી લો અને એનો એક એક એક એક શ્લોક બધા ટીકા સાથે તૈયાર કરીને એને દર રવિવારે ભેગા થવાનો પછી પ્રસ્તુત કરવાનો એના ઉપર ચર્ચા કરવાની एक श्लोक था प्रोजेक्ट चालू तो भी जाने तो एवा खड़ा બધા એવા થયા એટલે હવે જો એવો આપણો પ્રોજેક્ટ ચાલુ કરવો હોય તો કરી આપણે તો આને જણા અહીંયા થઈ રહી છે એટલે પુડત નવરાતા આટ પહોંચી જો યત આવત પ્રથમમ ઉપపాదિતમ પ્રકૃતિ દ્વયમ આ વલ્લભજી ઉપાડી રહ્યા છે ઉપર પરા અને અપરા પ્રકૃતિ આગળ કહીને આવ્યા સાતમા સાતમા અધ્યાયની જોડી પરાપરા વિવેકેન પરપ્રકૃતિ સ્વરૂપમ સોપસ્કરમ ક્ષેત્રમ અપરપ્રકૃતિ સ્વરૂપમ તુ ચેતન ક્ષેત્રજ્ઞ इति अक्षर मूल स्वरूपत्वात् ज्ञेयम तत्साधनभूतम ज्ञानं च उपदिशन श्री भगवान उवाच ઇદમ ઇતિ ઇદમ શરીરમ કૌંતેય આમ કરીને ભગવાન અચાનક આ લાવી રહ્યા છે શા માટે કહી રહ્યા છે કેમ કે ત્યાં આ વાત કહીને આવ્યા એના વચ્ચે રાજવિદ્યા રાજયોગ આવી ગયો વિભૂતિ યોગ આવી ગયો પછી ભગવાનની વિશ્વરૂપ દર્શન આવી ગયું એમાં નામ વેદે ને તપસ્ટાથી કહ્યું કે ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે એવું છે તો પછી ભગવાને બારમા અધ્યાયમાં ભક્તિયોગ કહી દીધો એટલે ઓલી જે વાત અટકી ગઈ હતી એ હવે ફરી ભગવાન કહે છે કે અધૂરું ન રહી જાય નહીં તો એક બે જણા જણાને મારીને ફરી પાછો અર્જુન ગોરી જાય વાત થઈ ગઈ એટલે વેલા બેસે પાછું અટકવું ન પડે એટલે મુલા ત્યાંથી જોડાયું છે એમ વલ્લભજી કહી રહ્યા છે હવે તો બેસી ગયું ને માની લેવાનું આગળ એ પરા અને અપરા પ્રકૃતિની વાત કહીને આવ્યા પછી એ વાત એ ઊંચી મુકાઈ ગઈ હતી તો ભગવાનને એમ લાગે છે કે જે વસ્તુ એને છેડી દીધી છે પણ એને નિવેડો નથી લાવ્યા તો હવે અહીંયાનું સારી રીતે સમાધાન કરી દેવું જોઈએ તો ભગવાને અહીંયાથી ફરીથી ઉપાડી છે આ રીતે અર્થ જો આપણે લઈએ તો વચ્ચેથી ઓલો જે અર્જુનનો પ્રશ્ન કારે એક શ્લોક ઉમેર્યો છે એ ઉમેરવાની જરૂર ન રહી જાય સળંગ ચાલ્યું આવે પછી જે એવું એવું કેમ એટલે કર્મ જ્ઞાન અને ભક્તિ પછી એમ વચ્ચે ભક્તિ કેમ આવી પછી અહીંયા કહ્યું જુઓ અન્યથા મધ્ય પ્રશ્નમ વિના વિવરણમ ન ઉપપત્યેત અહીંયા કોઈ સવાલ જ નથી અર્જુનનો અને ભગવાન આમને એમ કહીને કઈ જીકે રાખી રહ્યા છે તો એ આવા સંગત કેમ થશે તો સંગત એ રીતે થશે દુરાન્વય કહેવાય આને બહુ પાછળથી વાત છે એને આની સાથે જોડવી પડી રહી છે પણ ક્યારેક એવું થઈ જાય ઉત્તર લાંબો ચાલે પછી આગળની સાથે વધે પ્રકૃતમ અનુસરામ એમ કહીને આરંભ થઈ જાય અત્ર કૈશ્ચિન મૂલે પ્રકૃતિમ પુરુષન ચેતી પદ્યાંતરમ તે તત્તુ ઉપેક્ષમ વલ્લભજી પુરુષોત્તમજીનું ખંડન કરી રહ્યા છે કેટલાક લોકો પ્રકૃતિમ પુરુષન ચેતી એ શ્લોક અહીંયા ઉમેરે છે પણ એની આવશ્યકતા નથી असंभवेन सर्वाप्रयुक्तवात् पूर्वोक्त विवरण रूपत्वाच षटकस्य કેમ કે આ જે ષટક છે એ આગળની વાત છે એનું વિવરણ સ્વરૂપમાં ચાલી રહ્યું છે એટલે એટલા દૂરથી એનો જ્યારે આપણને સંબંધ મળી રહ્યો છે તો એક શ્લોક ઉમેરવાની કોઈ આવશ્યકતા નથી બધા દર્દીમાં પણ વિવેચનમાં એ વાત કરી આ જ વાત આપે છે કહી કે પ્રકૃતિ પુરુષ વાત અહીંયા કરી રહ્યા છે અને એમ પણ કે છે કે અહીંયા અર્જુનનો જે પ્રશ્નનો અહીંયા જે પ્રકૃતિ પુરુષમ સૈવ જે વાત કરી છે અમૃતરંગીણીમાં એ પણ અહિયાં કહી રહ્યા છે કે એની કોઈ જરૂર નથી એમ એ વાત વલ્લભજીના મતનો હોય અનુવાદ ભલે લઈ લો ભલે બેલાવડે એક એક અહીંયા એવું છે કે બારમા અધ્યાયમાં બારમા તેરમું કેવી રીતે જોડાય છે તો બારમા અધ્યયમાં જે ભગવાનને સગુણ સ્વરૂપની ઉપાસનાથી શ્રેષ્ઠતા બતાવીને પછી હવે અહીંયા તેરમા અધ્યાયમાં એક ગીતાજી છે મારી પાસે એમાં એવું કહ્યું છે કે અક્ષરની અવ્યક્ત અક્ષરની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવા માટે એમાં દેહાભિમાન રૂપી મુખ્ય વિઘ્નને દૂર કરવા માટે ભગવાન અહીંયા તેરમા અધ્યાયનો વિષય સ્ટાર્ટ કરે છે એમ એટલે અહીંયા આખું દેહાભિમાન જે છે જીવને તો એ એટલે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ તરીકે જાણશે એને જ્ઞાન આપવા માટે તેને પછી એને વૈરાગ્ય આવે તો એ ભક્તિ કરી શકશે એટલા માટે અહીંયા આ તેરમા અધ્યાયનો વિષય સ્ટાર્ટ થઈ રહ્યો છે ને એવું લાગે ભલે હવે તેરમો અધ્યાય ચાલુ થઈ જ ગયો જે જ્ઞાન શક્તિ તરીકે આને ગણતા હોય તો પછી આ રીતે એનો અર્થ બેસાડો એટલે એમણે આ જાતે સંગતિ વિચારી છે ઠીક છે લઉં આગળ જજો લે હાલો હા ન લે લઈ લો લઈ લો क्षेत्रज्ञं चापि मां विधि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत् तज् જ્ઞાનમ મતમ મમ શ્લોકાર્થ વળી હે ભારત સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ મને જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે મને સંમત છે વિવેચન ક્ષેત્ર પુરુષથી ભિન્ન છે એવું જાણનાર ક્ષેત્રજ્ઞ પણ સર્વ ક્ષેત્રોમાં હું જ છું કારણ કે ક્ષેત્રી તરીકે સંસાર નિમગ્ન જીવ ક્ષેત્રને પોતાથી ભિન્ન તરીકે જાણતો નથી હવે ભગવાન અહીંયા ક્ષેત્રજ્ઞ બધા ક્ષેત્રોમાં એટલે બધા જીવોમાં દેહોમાં બધામાં ક્ષેત્રજ્ઞ પોતે છે એવું અહીં જણાવે છે અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે મને સંમત છે એ એ રીતે એનેથી શું કહેવા માંગે છે એ મને નહીં બરાબર સમજ પડી ક્ષેત્ર પુરુષથી ભિન્ન છે એવું જાણનાર ક્ષેત્રજ્ઞ પણ સર્વ ક્ષેત્રોમાં હું જ છું એટલે જે જાણે છે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું કારણ કે ક્ષેત્રી તરીકે સંસાર નિમગ્ન જીવ ક્ષેત્રને પોતાથી ભિન્ન તરીકે જાણતો નથી હવે અહીંયા ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રી એ બેનું ડિફરન્સ કરી રહ્યા છે કે જે ક્ષેત્રી છે કે દેહી છે તે સંસારમાં નિમગ્ન થઈ ગયો તો સંસારમાં ડૂબી ગયો છે એટલે એ પોતાના પોતાના દેહને પોતાનાથી અલગ નથી માનતો પણ જે કોઈ તેને પોતાનાથી ભિન્ન જાણે છે તે મારો અંશ તથા મારા રૂપ હોવાથી હું જ છું એમ જાણ એટલે જે જાણી લીધું છે જેણે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ થઈ ગયો છે તે મારો અંશ છે કારણ કે તેનામાં મારા ગુણોનો આવિર્ભાવ થયેલો છે એટલે અહીંયા મને એવું લાગે છે સાત્વિકતા તરફ એ વ્યક્તિ જઈ રહ્યો છે અથવા પહોંચ્યો છે માટે એને મારા ગુણોનો આવિર્ભાવ થયેલો છે એવું કદાચ છે જીવમાં બ્રહ્મના ગુણો વિશેષતાથી હોવાથી તેને બ્રહ્મ પણ કહે છે એમ બ્રહ્મસૂત્ર બે ત્રણ ઓગણત્રીસ થી પણ જણાય છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન મને સંમત છે એમ કહી ભગવાન આ જ્ઞાન ઉત્તમ છે એવો ઉપદેશ કરે છે એટલે આ જ્ઞાન યથાર્થ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું એટલે માટે એ ઉત્તમ જ્ઞાન છે એવું અહીં ભગવાન કહે છે અહીંયા જે મને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે મને સંમત છે એટલે સંમતથી એ શું કહે છે એ મને ખ્યાલ નથી આવતો નાનુભાઈએ તો એને સંમત છે મતલબ મને ગમનારું છે અને આ જે લખ્યું છે ને મારા ગુણોનો આવિર્ભાવ થયેલો છે તે એક કયા ગુણોનો આવિર્ભાવ ગણવાનો કે એ સાત્વિકતા તરફ જઈ રહ્યો છે એવું જ લેવાનું એટલે જુઓ આ મત છે નહીં ક્ષેત્રી ભાવે ન સંતૃષ્ટો જીવ શ્રમ સ્વતો વિવેક્તમ જાનાતી જે ક્ષેત્રી ભાવ જેનો થઈ ગયો છે મતલબ ક્ષેત્રમાં અભિમાન વશ દેહાભિમાની પ્રબલ એવું સંતુષ્ટ છે એ ક્ષેત્રને પોતાના નથી જાણતો યકશ્ચિત જાનાતી તમ મામ વિધિ પણ જે ક્ષેત્રથી પોતાને ભિન્ન જાણે છે લેવું કે મને પણ જાણે છે તેમ એમ કે જે ક્ષેત્રી છે અંશરૂપ છે મદંશત્વાત મદરૂપમ પુરુષમ જાણે એ જે જીવાત્મા છે એ ભગવદ છે અને અંશભૂત હોવાને કારણે અંશના જ્ઞાનથી અંશીનું જ્ઞાન સ્વતઃ થઈ જાય તો એ પ્રકારનું જે જ્ઞાન છે એનું એટલે એક તો આત્મા તરીકેનું જ્ઞાન અને બીજું તદંશભૂત આત્મા એ પ્રકારનું જ્ઞાન તો અંશભૂત આત્માનું જ્ઞાન થશે તો એ ક્વોલિફાઈડ જ્ઞાન છે એનું એટલે ભગવદ ગુણાવિર્ભાવ એટલે ભગવાનનો જે જ્ઞાન ગુણધર્મ છે એનો આપનો અવાજ કપાય છે આટલું સાંભળી શક્યા કે નહીં કઈક કહ્યું હા ના છેલ્લું જે થોડું ના સંભળાયું બાકી તો ઘણું કારણ કે તેનામાં મારા ગુણોનો એમાં જ્ઞાનનું જે આપે કહ્યું ને તે મને નહીં બરાબર હજુ સમજાયું જ્ઞાનના ગુણનો આવિર્ભાવ થયો ઐશ્વર્યાદી ગુણોમાં ભગવાનનો જ્ઞાન ગુણ પણ છે તો જે પોતાને ભગવદ અંશ જાણી શકે છે એની અંદર એમ જાણો કે ભગવાનનો જ્ઞાન ગુણનો આવિર્ભાવ થઈ ગયો અચ્છા એક ક્ષેત્રમાં એક ક્ષેત્રજ્ઞ અને એ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને આપણે જાણે ક્ષેત્રને જાણે અને ક્ષેત્રજ્ઞને જાણે તો એ તો હજી એક સીમિત વાત થઈ પણ સર્વ ક્ષેત્ર બધા ક્ષેત્રોની અંદર જે ક્ષેત્રજ્ઞ છે એને તું હું છું એવું જાણ આ તો બહુ મોટી વાત થઈ ગઈ તો એ તો ભગવદ્ જ્ઞાન ગુણનો આવિર્ભાવ જેના અંદર થાય ત્યારે જ આ જાતનો અને આ એક જાતનો સર્વાત્મ ભાવ છે ને હવે શું કરવાનું હજી છે હા અહીંયા જે બ્રહ્મસૂત્રમાં ખબર નથી બ્રહ્મના ગુણો વિશેષતાથી વખતે એટલે આ અષ્ટવિધ એટલે સળધર્મ એની વાત કરે છે બ્રહ્મ કહે છે એટલે એનામાં બ્રહ્મના ગુણો જે છે તે દેખાય ઐશ્વર્ય વિધે એમ એમ તદગુણ સારત્વાદ તદ વ્યપદેશ પ્રાગ્યવત એ જાતનું એક બ્રહ્મસૂત્ર છે એમાં શું કહ્યું છે એટલે જે જળ પદાર્થ છે એના વિષયમાં આટલું સ્ફુટતયા શાસ્ત્રમાં નિરૂપણ નથી કે આ હું છું પણ જીવાત્માના સંદર્ભમાં આ જાતના વચનો જેમ તત્વમસી વગેરેની અંદર કે હમ બ્રહ્માસ્મિ ત્યાં આ વાત બહુ સ્ફુટતયા કહેવામાં આવે છે કે આ હું જ છું તો એવું શા માટે તો એટલા માટે કે બ્રહ્મના ગુણો છે જે પ્રમુખ ગુણો છે એનો સંચાર જીવાત્માની અંદર થયેલો છે તદગુણ સારત્વાત તેથી એને બ્રહ્મ તરીકે વ્યપદેશ શાસ્ત્રમાં જીવાત્માને સંબોધીને કરવામાં આવે છે એ બ્રહ્મસૂત્ર એ કહી રહ્યું છે બે ત્રણ ઓગણત્રીસ ત્રીજો શ્લોક લઉં છે તત્ ક્ષેત્રમ યચ યાદ્રક ચ યત વિકારી યતશ્ચ યત સ ચ યો યત પ્રભાવશ્ચ તત સમાસેન મે શૃણો શ્લોકાર્થ તે ક્ષેત્ર જે છે એટલે દ્રવ્ય જેનેથી બનેલું છે જેવું છે જે વિકારોવાળું છે જેથી છે અને જે સ્વભાવવાળું છે તથા તે ક્ષેત્રજ્ઞ જે છે અને જે પ્રભાવવાળો છે તે ટૂંકમાં મારી પાસેથી સાંભળ એટલે હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જે ગુણો છે તેનું એ અહીંયા આગળ હવે વર્ણન કરે છે ક્ષેત્ર જે દ્રવ્ય છે જેવું છે એટલે જળ વસ્તુઓ જે વસ્તુ જળ છે તેનું જેવું છે અને એટલે જેનો આશ્રય છે જે વિકારવાળું છે અર્થાત તેના જે વિકારો છે જેથી છે એટલે કે પ્રયોજનથી તેનો ઉદ્ભવ થયેલો છે અને જે સ્વભાવવાળું છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ તેમજ તે ક્ષેત્રજ્ઞ જે છે અર્થાત ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ અને તેનો જે પ્રભાવ છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ એટલે હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું વિસ્તારથી વર્ણન કરે છે એમાં ક્ષેત્રનું દ્રવ્ય એટલે મટીરિયલ શેનાથી બન્યું છે જેવું છે એટલે જે રીતનું બનેલું છે જે વિકારો સાથેનું છે અને જેથી છે એને આશ્રય કારણ કે જેના શેના માટે એનું પ્રયોજન શું છે અને જે સ્વભાવવાળું છે એટલે ત્રણ ગુણવાળું જે છે તે એના વિશે વર્ણન કરશે આગળ અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા એ જેને જે છે એટલે ક્યાંથી ક્યાંથી આવ્યો છે આત્મા અને જે પ્રભાવવાળો છે અને આત્માનો જે પ્રભાવ છે શરીર ઉપર ક્ષેત્ર ઉપર તે હવે આ આગળના શ્લોકોમાં એ કહેશે આજે તો અહિયાં આપણે સંપન્ન કરીએ પછી જેમનો વારો હોય બધા પોતે વેચી લેજો શ્લોક